આખી દુનિયા સામ્રાજ્ય ના હોય પાસે દાદા આજ સુધી જગત ગુરુત્તમ જ બધું શીખવેલું લઘુત્તમ કોઈ તમે જ શીખ્યો દાદા હા લઘુત્તમ શીખ્યું મોટા મોટું અહંકાર કાઢવાનું આ બતાવ્યું તમે અત્યારે હા એટલે લઘુત્તમ જ્ઞાન જગ્યા હોય ખરું સુખ લઘુત્તમ લઘુત્તમ મેં કહ્યું ગુરુ તમે છો લઘુત્તમ છે વ્યવહારમાં લઘુત્તમ છું કહે તમે આવા છો અરે ભાઈ આ તો ત્યાં સારું કહ્યું નિશ્ચયમાં છું ઉપરી કોઈ નથી બાપો નથી શું જય સચિદાન દાદા ક્યારે આવશે ફરી આમાં જરૂર શું થાય ભણા જ રહ્યા આખો આનંદ જ દાદા એ બોલાય બોલાય કરો એવા ને એવા પછી મારે કેવું પડે પછી મોડા ચડ્યું કેવું પડે તમે તો ઓળખો ને અરુણ ક્યાં નહીં ઓળખતા અરુણ ના ઓળખો તમે ઓળખીએ એકલા બે ના લાયક કહીશું યાર કરી દીધી તારે કોઈ બહાર વાળું કે તો હમણાં રહીએ બરાબર પોતે જ પોતાને કહેતા થઈ જાય તો બહાર થી અટકી જાય પોતે જ પોતાને કહેતા થઈ જાય તો બહાર થી અટકી જાય લોકો બહાર થી અટકી જાય ને બીજું શું થાય કે અહંકાર બુદ્ધિ બધી તારી પડી જાય બરાબર બુદ્ધિ પહેલા દાદા ક્યારે પહેરતા બસ ક્યારે પહેર દાદા આ જગત ની અંદર એવા માણસો મળે ને જયારે બી મળ્યા હોય ને થોડા ઘણા બી હંબલ તે બધાને પાણી વગર ના કે એટલે આખી જિંદગી એવું જ જોયું પાણી વગર ના કે પાણી વગર ના કે બરાબર અને વાત એવું જ કહેલું હોય પણ જયારે સમજણ પડે ત્યારે એ પોતે પાણી વગર થઈ જાય સમજણ પડે તારે રગીલા જય શ્રી સચિદાન જય અમારે ફોડ પાડે તો અબ્દુલ પડે એવો છે ને સરસ છે લાગે છે તમારું નિવેડો લાવો છે પછી એકલા હોય તારે પછી બધાને હાજરી બોલવું તે જુદું પાછું હું તો નિરૂપણ હોય તો બોલું શું બોલું અંબાલા છે તો કન્ટ્રાક્ટર તમે કેવા માણસ છો <laughs> એવું કહું શું તમવાની બધી કઈ ખોટગી વધી થાય છે દાદા તમે તો નિર્ભેદી ને એટલે હે નિર્ભેદી એટલે તમે દાદા ભેદ વગર ના એટલે તમે બોલો છૂટા પડી ને બોલો દાદા છૂટું છે છે છૂટું છૂટું છે ને છૂટું જ કર્યા તદ્દન છૂટું કર્યા તમે એનો ઉપયોગ ના કરો તમે એમ જોડે બે હિરવાડી ના વળી એટલે કયા એક જણા એક એટલે કાંતિ ને શું થતું એવું કર્યું અરે કાંતિ ને ઠપકો આપ્યો ના ના પણ એને કહ્યું આ બધું તન્માયા કરે થઈ જતું દોષો છોડતો નતો છોડવો તો છૂટતો નતો તો એક દાડો આકાશી શું સમજો છું તારા તું બધી રીતે ના લાયક છું બધું રીતે ઓળખું છું તને એમ શું કહે છે એ પોતે ઠપકો આપવાનું કોણથી રડ્યા કરે કોણથી રડતો તો હું એમથી ઠપકો આપતો પણ બીજાને એવું કરવાનું ના પ્રમાણ કારણ કે એમાંથી તો બધું સાયકોલોજી ઊંધી થઈ જાય કોઈ એટલે એમને પૂછીને કરવું અમારી આજ્ઞાની સમજ ને તમારે ઠપકો આપો તેમને પૂછીને કરવું તેડે બરાબર પૂછીએ સમજાય વાત છે રોજ તમારે એવો ટકો ના આપવો રડે એવું આમતા કચકચ કરવા મળી એટલે બહુ જાય એમની જો ભીડ પડે આપણે બરાબર ખાવાનું કચકચ કરવા મળી ખાવું કચકચ કરવા મળીએ એટલે બહુ સમજી જાય ને ન્યુઆલિટી પડે બરાબર જય એ જુદું થવાનું વધારે જુદું થવાનું રસ્તો બરાબર વધારે જુદું થવાનું ગરજવા છે શી રમાય રમાડ વળતી તારે શું કહ્યું જે આનંદ ના થાય બરાબર એ આનંદ રહેશે પણ એના પેલો દાદા પ્રાપ્ત કરવો છે એ જ આનંદ પ્રાપ્ત કરવો છે પણ આવું કરી દેજો હા ને રોજ રોજ બબે ચાર વખત ટપકો આપી દેજો બરાબર શરૂ કરી દઈએ બાથરૂમ માં કેવું જાતે સારા તમે થોડા ના આગા કે હું વાંધો છું આપનું કોઈ વંદન સરળ રસા બતાવીએ બરાબર અમે બધે કે બધું બેસતું એટલે ચારે બેસે માટી પથ્થર બધું જુદું હોય ને રાઈટ રાઈટ અમુક માટે પાણી પીએ અમુક માટે ના પીએ ટીકડી માટે ટીકડી માટે શું પુષ્પા મનમાં તો છે કે હું સમજણ પાવ જુદા બધા સમજે છે કે હતો ને એ બોલવું પછી આ એ બોલવું ખોરાક ના આપેલ સમજાય ના પડે ખરી જાય જગ્યા છોડી દે એ બરોબર છે પણ આપડે વળવું પણ આટલો બધો રોપ ન રાખો તો રોપ કાઢી નાખો સચી રહ્યા ને વૃત્તિ અહંકાર ના આવું એટલે માર ખાય મરી જાય ખોરા બાપ ની દિવાળી ભણકાની અત્યારે પલંગમાં લોકો આઠ લોકો ટેવ પાડી ભય ફૂલે બરોબર પડાય નહીં કશું પગ ભાગે નહીં લઘુત્તમ શીખવાડ્યું કરું કે ત્રેવીસ ચાર સત્યાસી સાંજે હોલમાં ફરી આવું ને તે પેલા સારું કઈ નાખો આશીર્વાદ આપો થઈ જવાનું નક્કી કર્યું તારે ગયા દરમિયાન જઈને તો ડોક્ટર શિવ ભાજી જય જય વહી ઉપાડવા દીધી પાંચસો કીધું કે હું સંધ્યા પાડું મારી ટીચિંગ બધા બેસાડી દીધી સંધ્યા પાડવા માંગી સમજણ પાડવા નથી બેસતી બધા મને મારી ઠોકીને સમજણ પાડવાનું કે છે એમ કે છે એ બધું એ પાસે ક્યાં આમાં ઉતર્યા જાગ્રત બુદ્ધિ ના ગોખલા ઉતર્યા બુદ્ધિ ના ગોખલા કેવું તરત પકડાઈ જાય છે એવું પકડી ઉઠતું મેં દાખલો આવ્યો એટલે તમારે ઉઠતું એમ કેવું કે આ બધો ઉપદેશ આપે તમારા શું મનમાં સમજ્યા છે બહુ ડાયો માણસ એમ માણસ એમ બીજા બધા લખંડ માં નહીં સોંટતો કહે એમ કરીને વળીએ અને પાછું અમે બારે બોલીએ એમ પછી હું એને સમજણ પાડું છું એને સારી સમજણ પડે એવું બોલાવે વ્યવહારમાં ખબર ને એક એક બાજુ નહીં કહી નાખો નહીં તો વ્યવહાર બંધ થઈ જાય હા સાયકલ અવરી ચાલે રીસાવા માંડે દાદા રીસાવા માંડે પછી હા હા તો આપડે ખોંગી <laughs> <laughs> તમારે વડવું પૂછવા બેન ને કે હું સમજી ગયા છે એટલે અત્યારે જાહેર માં વાત થઈ ને પણ ત્યાં શું વળી લોકો જોવાના <laughs> અને બહુ ડિપ્રેશન આવે તો ચાલવું પડે એમ શું ડિપ્રેશન માં આવ્યો તો ચાલવું પડે આવા સરસ દાદા ક્યાંથી મળે તમને કેવા ગુણ છે એવું થયું કરે સમજાયું એની બહુ જરૂર પડશે કે ડિપ્રેશન બહુ આવી જાય છે નહીં તો ડિપ્રેશન આવતા આવું કેવું પડે ખરેખર ડિપ્રેશન આવી જાય એટલે અમે કહીએ ને ભાઈ વડવું હોય તો અમે ફૂકી વળજો ત્યાર પછી ડિપ્રેશન આવી જાય પણ તે વખતે જો જાગૃતિ હોય કે ડિપ્રેશન આવ્યું એટલે હું નહીં વાંધો ના આવે તમારા જ્ઞાન ની સમજ સિવાય તો એ તો ખોટું કેવાય ખોટું અત્યારે થયું ને જય સત્યરામ સત્યરામ સત્યરામ લઘુ તો કઈ શીખવાયું નહીં દાદા આ વસ્તુ રહેવામાં ઉદયકાળ નો કેટલો ભાગ છે અહંકાર આ રીતે આજે તમે કીધું ને કે સમજી લો પણ એ નહીં સમજતામાં ઉદયકર્મ અહંકાર ને કેટલું પોષણ આપેલું કે જેથી આ થઈ શકતું નતું જાણતા નથી જે તમે દવા જાણતા નથી દવા કરી કેવી જ કરી હોય બરાબર છે દવા કરો એટલે અસર થાય અગર એ નહીં બરાબર ટાઈમે દવા મળી જ જાય જો આટલા વખતે આવું આવું કોઈ દવા નહીં હાલી ને કારણ ટાઈમ બાકી ગયો છે હવે આપડે ત્યાંથી બઉ બધું વિચે બુદ્ધિ દલીલો કરે જે દલીલ દલીલો કરે ને એમના બુદ્ધિ બરાબર તમે હાવ હાસી વાતો કરે દલીલ કરે આપડા લોકો વકીલાત કરે છે એવું કે આપડે વકીલાત કરે મીરાનું સ્વરૂપ જોયું તમે તમને એમ લાગે નાક હાફ ડોલે એમ ડોલે મેં જોયું હતું હા કામ કરે ને સવારે સભારમણ કામ હા એનો લાભ કરવાનો ઈચ્છા બરાબર કોકનું આવું કેમ કોકનું આવું કેમ આવું કેમ મેં જોયું તું દાદા હું જોતો તો જે રીતે કરતી હતી ખબર પડી જાય પડે જ છે દાદા હોય છે એટલે પડે જ છે પડે ખરું પણ આવો ઉપાય જાણે નહીં આવો ઉપાય નહીં ખબર પડે દાદા ઉપાય તેથી બતાવીએ બરાબર છે પોતાને ખબર તો પડે કે ખારું ખટકાય કેમ અને મારું કેમ સરસ છે એમ નહીં ખબર નહીં હા આજે કહું તારે ખચકાતા વાળાને ખબર પડી જાય હા લઘુત્તમ થયો કે પ્યોર થઈ ગયો સંપૂર્ણ પ્યોર પ્યોર થવા મળ્યા છે જેટલો પ્યોર થયો એટલો લઘુત્તમ થઈ ગયો એટલો પ્યાર દાદા હવે પ્રતિથિ ને શ્રદ્ધા બેસવા માંડી દાદા કારણ કે અનુભવ માં આવે એટલે બીજો એ બીજો અનુભવ એ પણ રહે કે હું કોઈ વસ્તુનો કરતા નથી બધું થઈ રહ્યું છે એ જોઈ શકાય છે કે બહારની દુનિયા જે ચાલે છે એટલે પોતાની દુનિયા પણ એ પણ હું નથી ચલાવતો અને બહાર થી ચાલી રહી છે એનો બી અનુભવ થાય છે હા એવું થાય પણ એ બધો અનુભવ થઈ ગયા બધા બરાબર છે હવે પણ હજુ આ બુદ્ધિ આપણને એડવાન્સ થવાની હતી બરાબર છે મારા સ્કૂલ માં રહો કે તારી જોડે બે મહિના માં લોહી કાળા પીધા છે એના કરતા દાદા ધ્યાન માં રહીએ તો શાંતિ થાય થોડી ઘણી શાંતિ જ્ઞાનથી થઈ રહી આપી જુઓ ડિપ્રેશન એટલે બંધ કરી દે પછી નવી જાતના ધબકો આપવાનું અંદર જોતા રહ્યું આપણે નવીનભાઈ પૂછે છે બુદ્ધિ ને કેમ કેમ બંધ કરવી એવો ડખો કર્યા કરે છે કે બુદ્ધિ નો બુદ્ધિ ઉપર આધાર છે બધા બરાબર જ્ઞાન લયા પછી બુદ્ધિ પર આધાર રહ્યો નહીં બરાબર હજુ લગમ શીખ્યા જ નથી તમે આ તો બુદ્ધિ થી બુદ્ધિ હંમેશા સંસાર માંથી બહાર નીકળવા દે એમના બુદ્ધિ સંસ્થામાં શું ઓછું છે તારું જે બધું કરી આપવું તેના પર તારો બળાપો અમને ગમતો નથી બધું હોય પણ અમારો બળાપો ગમતો નથી એટલે પછી પ્રજ્ઞા શું કે મોક્ષે લઈ જવા માટે જ નિરંતર આપણને માથાકૂટ કર્યા કરે છે બેનું ઘર સંચાર્યા કરે અંદર અંદર બેનું ઘર સંચાર્યા કરે તેમાં કેટલી જગ્યાએ બુદ્ધિ જીતી જાય કેટલી જગ્યાએ પ્રજ્ઞા જીતી દાદા અમારા લોકો ની પ્રજ્ઞા જીતી ગઈ કેવાય અમને જે તમારા માટે અમુક બાબત પ્રજ્ઞા જીતે ને તો બુદ્ધિ આ લખો કરે ને બુદ્ધિ ઓછી થઈ જાય ભાઈ એની પાસે આવીને એટલીસ્ટ દાદામાં શ્રદ્ધા થઈ ચાલો તો લોકો આવીને જતા રહે શશિકાંતભાઈ પૂછે છે કે કયા કારણથી કોઈ વખત પ્રજ્ઞા જીતી જાય અને કોઈ વખત બુદ્ધિ જીતી જાય કોઈ વખત બુદ્ધિ બુદ્ધિ જીતી જાય તો કોઈ વખત પ્રજ્ઞા જીતી જાય કયા કારણથી આપણું આપણા મનમાં એમ લાગે છે કે આ બુદ્ધિ લીધે હું બધા આમ ફાઈ ગયો છું બરાબર તારે મિલે ફાયર મારે ખોટ જોઈ નફો જોઈતો નહીં મારતું નમસ્કાર છે તમે તું કહું એટલો તારો ઉપકાર છે પણ મને છોડી કે બા આટલા બધા ઘર છે મને શું કહે <laughs> આટલા બધા ઘરો થઈ બુદ્ધિ નો સ્વભાવ ઇમોશનલ કરવો એ સવાલો મોશન માં રહેવા ના તે કોઈ દાડો ત્યાં ટ્રેન ઇમોશનલ થાય શું થાય ટ્રેન ચાલે એટલે ઇમોશનલ ઘણા જીવો ભરી જાય એની હિંસા થાય બધી બરાબર બુદ્ધિ નો સ્વભાવ ઇમોશનલ હોય તમે સમજાય મસલો તમે જે ઇમોશનલી વાત કરી તો મા બાપ ને બાળક પ્રત્યેનો જે પ્રેમ કે જે લાગણી થાય છે મા બાપ નો બાળકો પ્રત્યેની લાગણી દર્શાવે છે મા બાપ ને મા બાપ પોતાના બાળકો માટે જે રીતે લાગણી વર્તાવે છે તો ઘણી વખત લાગણી પોતાના છોકરા શું કરે છે પ્રેમ લાગણી બતાવે ને ઘણી વખત એવું લાગે છે કે ખૂબ બતાવતા હોય છે એ ઇમોશનલ છે બધું ઓછી બનાવનારા ઇમોશનલ કહેવાય ઓછી વાળા બી ઇમોશનલ હા નોર્મલ જોઈએ નોર્મલ એટલે બનાવટ ખાલી ડ્રામે થઈ ગયો ડ્રામા ની સ્ત્રી જોડે ડ્રામા કરવાનો લોકો એમ સમજે કે ઇતિહાસ ભૂલ નથી કરી બહાર નીકળશે એને આપણે કઈ હેડ મારી જોડે તો ના આવે તો ડ્રામા પૂરતો જ હતો બહાર નીકળી ભાઈ કઈ હેડ મારી જોડે આવે ના આવે સમજાય છે સમજાય છે છોકરા મને તો આગળ ગમતું નથી એમ કેતો નહી આ પરદેશો પણ થવા મને ગમે નહીં બાને સાચવી લાગે હે બાને સાચી લાગે હા નહી હાથું જ હોય અંદર ના આવવા દઈએ બહાર બહાર સાચું નો બહાર તમે ધન નહીં કર્યો અંબાલ ભાઈ જોડે સંબંધ મારી જોડે બરાબર ને નાટક જ લગ્ન હોય ત્યાં જઈએ ખરા વચ્ચે ઇન્ડિયા બંધ કરેલું કે ભાઈ લગ્ન માં જતા નથી દાદા એમ શું કારણ જતો હતો નહી અમારી પટેલ કોમ ને બધી ક્ષત્રિય કોમ તે બોલે તે ભાષા ખરાબ હોય તો આગળ બધા પાંચ હજાર માં ભેગું થયેલું હોય તો આગળ લોકો મને દર્શન કરવા આવે ને બિચારા જેટલા ભાગ કરીને પગે નહીં કરી જાય તેમાં પાછા મેં કેટલાક આ મોટા ભગવાન થી બધા અંદર અંદર નહીં અંદર પડે ને અંદર રડે પણ બોલે બોલે <laughs> સમજ પડે પધરો મળે એથી દોષ બંધાય એટલે મેં હું મેં કહી દીધું લોકોને કે ભાઈ લોકોને દોષ બંધાય છે એટલે હવે અમારા ગામના લોકો એ માન્યું બોલશું નહીં અક્ષરે બોલે નહીં મને શું શું કરી નાખે ગરીબો આટલા બધા છે માટે કશું બોલશું નહીં બા સિદ્ધિઓ છે બધા એટલે ભાઈ ના મારે હવે અવરું લોકો બિચારા સમજુ છે પણ આપણે આવું કરીએ રાહિત આવે અને આપડા નિમિત્તે એવું ના હોવું જોઈએ બને એટલું ઓછું કરવું બરાબર સમજાય તમને વાત ગમી કે અને સુખ વધે બધું બરાબર મેં સુખ નો ભંડાર બરાબર શશિકાંતભાઈ કે છે કે આવતી વખતે આવો તારે બધાને ડિપ્લોમા ડિપ્લોમા આપજો જેથી ખબર પડે કે કોને થયું કોને નથી થયું છે ધારો તો ભરવાને વાર ના લાગે બરાબર પણ આપણે બધા ધાર્યું જ નથી હું કઈ તો છું તો ખરો ને પણ આ બધા જ પણ એ તો સંસાર વ્યવહારમાં ચાલ્યું હવે અહીં પણ એવું કરવું છે ના થાય અને ઉંમર લાગે તો પરણાય પણ ઉંમર જતી સારી વાત કરો તમે હવે આપણે મોક્ષ જવાની વાતો કરીએ બરાબર અને એક બધું આ કહીએ કેવા બધું પાણી બધું પડશે ને એટલે મેં તો તને સમજાય થોડું સમજાય ડિપ્રેશન આવે તો પાછું ના બોલવો ખબર વળવું નહીં આવડું છે બરાબર છે દાદા કૃપાઉદેવ પણ એટલે કહેતા કે કોઈ બહાર જણાવશો નહીં કારણ કે એ લોકો જાણશે નહીં અને બોલશે તો એ લોકોને પાપ બંધાશે હજી તમે જે વાત કરી એવી વાત થઈ ને કે એમને ઉઘાડા ના પાડશો કારણ કે આ કાળમાં એમને જાણી શકવા માણસો ઓછા છે અને નહીં સમજવાથી એમની વિરાધના થશે અને બીજા જીવો પાપ મારશે તમે હમણાં જે વાત કરી સમજણ પડી શું કે એમ કે કૃપા લોકો લોકો વિરાધક ઉઘાડા ના પાડશો લોકો છે એટલે કે ખરાબ કર્મ બનશે એટલે લોકો નો સ્વભાવ આતા વિરાધક છે એટલે તેથી અમે બહાર જઈએ એટલે ગુપ્ત રાખીએ એનું કારણ છે પાંચમા જીવો બધા લીરા છે જીવડા જય સત્સંગ કઈ રીતે કરવો એ કરજે અમે કઈ પૂછ્યું છે દાદા પેલો આપણે પૂછ- હા, પુષ્પાનું પૂછો કરજો ને તમે. અને પાણી દે પુષ્પાનો પાપ પેલો નહીં, પુષ્પા શું ઇમોશનની અંદર Emotional થાય ત્યારે બધા જ કસાય થાય છે કે એકલો ક્રોધ જ થાય ક્રોધ, માન, માયા, લોભ બધા જ કસાય emotion ના આધારે થાય. પ્રકૃતિ ઉપર આધાર રાખીને માણસ ઇમોશનલ થાય ત્યારે ક્રોધ એકલો જ દોષ થાય છે કે ક્રોધ માન માયા લોભ બધા જ દોષ થતા હોય છે માણસ ઇમોશનલ થાય ત્યારે શું થાય ત્યારે ક્રોધ એકલો જ દોષ થતો હોય છે કે બીજા બધા દોષ સાથે થતા હોય બધા બધા ઇમોશનલ ક્રોધ થી થતો નથી બુદ્ધિ થાય છે હા પછી થયા થઈ પછી. જાય. ક્રોધ થી એકલા જ થતો નથી બુદ્ધિ થી થાય છે બરાબર આપ આપ પૂછ્યું હા I'll- I'll just- the time of birth, where the life comes from, and at the time of death, where does it go back? એમનો પ્રશ્ન છે કે જયારે જન્મ થાય છે ત્યારે લાઈફ ક્યાંથી આવે છે અને મરણ થાય છે ત્યારે ક્યાં જાય છે પાછું બીજી જગ્યાએ છૂટી આવે છે સંસાર અવસ્થામાં જ રહે છે કોઈક પ્રેતીઓની ને ફક્ત વરદાળો બે વરદાળો ફર્યા કરે અસુર શરીર ના ફર્યા બીજી છૂટો ચોથી મળ્યો ઈશ્વર મેં પાછો Immediately takes another birth. Pardon? Immediately that soul takes another birth. After death? In a, uh, after death, new life starts. At the same time. Immediately. No, where does it go? It goes somewhere else? And somewhere no, from this body it goes to another body. Another body. Mm. Same thing at the time of birth, where does it come Yeah, it comes from another body to this body. And only uh, exceptionally there are certain uh, souls which do not get this body, body so they wander here and there. Pretatma we call like that. That, that for, for some, some, some. આવ્યો એટલે ટેક્સ એક્ઝામિનેશન માં આવ્યો ટેક્સ એક્ઝામિનેશન પાછળ માનવતા કરી માનવતા તો પછી સર્જન થયો દૈવી ગુણ ઉત્પન્ન થયો દેવ થયો રાક્ષસી વૃત્તિ થઈ લોકોને અનર્થ કોઈને ફાયદો ના થતો પૂરા અહંકાર ને પોષવા માટે ગામ નો ગંબાવી મળે ઇટર ની ભેટ તો એ નરગતિ બધા ને એમને ગુજરાતી નથી સમજાતું ગુજરાતી નથી સમજાતું ભાઈ સમજાવ સમજાવ એમનો બીજો સવાલ છે કે આ કેલિફોર્નિયામાં પેપરમાં ના ન્યૂઝ બહુ આવે છે કે ગમે ત્યારે અર્થક્વેક થશે અહીંયા અર્થક્વેક ધરતીકંપ થશે કે દરરોજ પેપરમાં પેપર વાંચવા થશે આપડે તો even if it happens, it may not, you may not get involved. કયા ભાગમાં થશે શું ખબર How do you know? I mean, is this how it's going to fall? કશું થવાનું નથી Nothing. અને જેમ દાદા મળે એને કશું ના થાય શું? તમારે નિર્ભય રહેવું Right. Expect nothing is going to happen. <laughs> કોઈનું ભવિષ્ય માનવું નહીં કોઈ ભવિષ્ય વાત કરે ને માનવી નહીં આપણે ભવિષ્ય કોઈ બીજું જાણતું નહીં કે તે વ્યવસ્થિત જાણે છે બીજું કોઈ જાણતું નથી જરૂર છે આપણે એ ડૂબે કરે આપડે શું જરૂર ત્યારે તમે કયા દેશ માં હોય બરાબર ચાર દાડો શિકાગો ગયા હોય જ ભણતા નહીં સાયન્ટિસ્ટ પોતે જ ભણે એમને એમની બહુ જોડે દરેક ને ગીત હોય દરેક ની ગીત હોય એટલું એટલું સમજેલું જગત ને હેલ્પ કરી જતો રહે બિચારો That's the બીજાને સમજણ ના હોય No, with his limited knowledge, he can help. That's what he's saying. You know, with his background, he can say. But there's no no definitive about this, particularly in earthquake situation. ये दुनिया के दस लाख पे दिखने से क्या है હા દાદા શું છે કોણ છે હા. હા. તે દુનિયાની દ્રષ્ટિએ દાખલો આપીને સમજાવો સારું ખરાબ તે હા દરેક ની પોતાની દ્રષ્ટિએ છે પોતાની દ્રષ્ટિએ અત્યારે તમને મને તારે મંગસાર આપે હું ના લઉં મુસલમાન આપે તો ખુશી થઈને લે બરાબર અને મને સો રૂપિયા આવે તો ના કરું એ પોતાની દ્રષ્ટિ પેલા કોઈ જલેબી ભાવતી અને કોઈ ના ભાવતી કોઈને પારસણ ગમતી હોય અને કોઈને બ્રાહ્મણ ની ગમતી હોય જેટલા માણસ જેટલા માણસ એટલા બધા વિચાર જુદા ગળમાય બદલા વિચાર સુરાવાય બરાબર કોઈ જમસાઉં થાય ભલે કે મદીન તનનો વિચાર સુરાવાય અને બધા વિચારને જાણી દેને રાજી કુજી એડ્રેસ થાય જ્ઞાની So What he said that uh, person who is adjusting to all kinds of, you know, views and adjust his life. That's jnani. That means he accommodates everybody. ના પણ દોષી જોતા નથી માટે હા ના ફોર્સ નહીં પણ હી એક્સેપ્ટ ને જેમણે દાખલો આપ્યો કે મુસલમાનને મીટ આપો તો દાદા આમનો પ્રશ્ન એવો છે કે સારા કે ખરાબ કાર્ય કર્મો છે જેના થકી બીજી બીજી યોનિઓમાં એમને કર્મની એને સિદ્ધાંતથી ગતિ મળે તો એ નક્કી કોણ કરે કે આ તિરેજ ગતિમાં જવાનો કે આ દેવ ગતિમાં જવાનો આપણે તો માણસો માણસોની રીતે જુદા જુદા કર્મોથી જુદી જુદી એ માન્યતાઓની લીધે એમ માનીએ તો એમનો સવાલ એ છે કે એ નક્કી કોણ કરે કે આ સારું કાર્ય કહેવાય અને આ ખરાબ કાર્ય કહેવાય કે જેના થકી ગતિ મળે આપણે ચોરી કરીએ કોક ને આપણને પૈસા મળી ગયા આનંદ થાય પણ આપણે ચોરી જાય તો દુઃખ થાય કે આપણું ચોરી જાય શું થાય દુઃખ થાય તો પછી આપણને જે દુઃખ થાય છે એ નક્કી કરવાનું કે આપણને જે દુઃખ થાય છે પેલા દુઃખ થાય જ ના પડી ને તમને આપડે કોઈ સ્ત્રીને કોઈ છોકરી સારી હોય એને જોઈને આપણી દ્રષ્ટિ બગડે આપણે વિચાર આપવો જોઈએ કે મારી મારી દીકરી બધી છે પણ અજાય છે તેને બધું દ્રષ્ટિ બગડે તમે કેવું લાગે તને મારું મગજ સજી જાય શાકભાઈ રાવે વાંચલો ચાલ ને રસ્તામાં પાંચ હજાર નું પાકીટ મળ્યું તમને કોઈનું ખોઈ ગયેલું તમને મળ્યું તમારે મનમાં આનંદ થાય કે આજ પાંચ હજાર કમાય આપણે કોઈ કોઈને માગ્યા નથી લીધા નથી મારા પ્રારંભ ના ખેલ છે મને મળી ગયું ખોટો આનંદ મનમાં વિચારવું જોઈએ કે મારા ખોઈ ગયા ત્યારે મનમાં એમ લાગતું કોઈ આપી જાય સારું તે આપણે તરત જ છે તે નક્કી કરવું જોઈએ કે તને કોણ છે બરોબર છે બરાબર જાણો છો એક્સપિરિયન્સ આપણે સુખ કોક નું સુખ પડાવી દઈએ આપણે લોકો એના સુખ માં હોય તેનું સુખ આપડે પડાવી લઈએ તે એ પાછળતા કહેવાય એનું એનું મારું મારું શું કહ્યું એ સજનતા કહેવાય શું કહ્યું અને તમારું સુખ બીજાને તમે આપી દો બીજાને ઓછું સુખ દુઃખ હોય બીજાને તો તમારું સુખ હોય પોતાને તે તમારે જરૂરિયાત પૂરતું જ હોય બરાબર પણ તમારું સુખ હોય તેમાંથી તમે મનમાં એમ થાય કે બધા દુઃખી છે ભલે હું થોડું વેઠી લઈશ પોતાનું સુખ બીજાને આપી દે એ સુપર હ્યુમન કહેવાય શું કહેવાય અને સુપર હ્યુમન થયો એટલે દેવગતિ મળે છે સુપર હ્યુમન થયો એટલે દેવગતિ મળે છે સમજાય ને કેટલા હોય છે પાટીદાર જ્ઞાતિમાં કેટલા હોય છે આપણું સુખ બીજાને આપી દેવા બહુ ઓછા કે છે ના પણ એટલા ત્યાં આગળ પચાસ ટકા હોય છે બધા લઈ લેવા પડે બાપે છોકરા પણ લઈ લેવા પડે બાપે જોણે કે છોકરો ક્યારે મને આપે બધા લઈ લેવા પડે શું એટલે મને મારા ફ્રેન્ડ સર્કલ પહેલાથી કે બાવીસ વર્ષની મરે કે ભાઈ તમે સુપર સુપર માણસ છો મને સુખ ના પડે નહોતો ને તમને બધા થવું છે સમજાય તમને બે વખતે વ્યાખ્યા કરી છે બરાબર છે બરાબર છે મારો ધર્મ કેવો કે દરેક વાતમાં આપણા પર લેવું કે હું લોકોને છેતરું તો ફાયદો થતો હોય પણ હું લોકમાં છેતર શું થાય મને શું થાય એવું લીધું કે છે એનું માપ એ બધા પોતાનો કોટા તો છે બીજા લોકોનો કોટા લઈ લેવો એટલે બધું પાછું ભણી ગયું સારી રહી સાથે પશુતા બની જઈ રહી છે